तत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धश्च ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते अंशो पञ्चदारदये मम ગઈકાલે આપણે બ્રહ્મ સંબંધના વિષયમાં ચર્ચા કરી હતી ને એમાં જુદા જુદા પ્રકારનું સમર્પણ એ આપણે જોયું હવે એક વાત એમાં ધ્યાનથી સમજવાની છે કાલે કદાચ એ વિષયની ચર્ચા આપણે કરી હતી કે નિવેદન અથવા સમર્પણ એ આપણે આપણી તમામ વસ્તુનું કરીએ છીએ તમામ વ્યવહાર તમામ વ્યક્તિ જે આપણી સાથે જોડાયેલી છે પરંતુ સેવામાં જ્યારે ઉપયોગ કરવાનો પ્રશ્ન છે ત્યારે જે પ્રભુને લાયક છે એનો જ આપણે વિનિયોગ કરીએ છીએ કઈ વસ્તુ લાયક ગણાય કઈ વસ્તુ ન ગણાય એ વિષયમાં શાસ્ત્રના નિયમો છે ભક્તિ માર્ગના પોતાના પણ કોઈ સિદ્ધાંતો છે એ વિષયમાં ભક્તિ માર્ગના અંતર્ગત આપણો પુષ્ટિ સંપ્રદાય છે તો કુટી સંપ્રદાયના પણ પોતાના કોઈક નિયમો છે તે સાથે સાથે સંપ્રદાયમાં જે ભક્ત પરંપરા છે કે ગુરુ પરંપરા છે એની પોતાની કોઈક વિશેષ રીતો પણ છે કે કઈ વસ્તુનું સમર્પણ થાય કઈ રીતે થાય ક્યારે થાય વગેરે તો જે શાસ્ત્રના નિયમો છે એ નિયમોના ઉપર તો આપણે કંઈ પણ બોલી ન શકીએ એટલે કઈ વસ્તુનું સમર્પણ ન કરી શકાય એ વિષયમાં શાસ્ત્રે જો એનો ખુલાસો કરી દીધો હોય નામ આપીને કે આ વસ્તુ કૃષ્ણ સેવામાં ન વાપરી શકાય તો ન જ વાપરી શકાય એ બધાના માટે લાગુ પડે એના પછી નું સર્કલ છે એ ભક્તિ માર્ગનું છે ભક્તિ છે એ પ્રેમ છે પ્રભુ માટેનું તો આપણે ત્યાં પ્રભુની સેવા થાય છે ત્યારે બંને ભાવ છે પ્રભુ દેવ પણ છે અને પ્રભુ આપણા પ્રિય પણ છે તો કેટલીક સ્નેહની કે પ્રેમની રીત છે પ્રભુને કોઈ પદાર્થનું અર્પણ કરવામાં અને સાથે સાથે પ્રભુ દેવ છે તો દેવ મર્યાદા પણ છે એટલે સ્નેહની રીતમાં પ્રભુને તુલસી સમર્પણ કરવું જરૂરી નથી પરંતુ દેવ મર્યાદા છે તો તુલસી સમર્પણ ભોગમાં પણ થાય છે એક દાખલા તરીકે બીજી ઘણી બધી બાબતો છે તો દેવ મર્યાદા પણ છે અને પ્રેમની મર્યાદા પણ છે એ બંનેને લક્ષ્યમાં લઈને આપણે કોઈ પણ વસ્તુનું સમર્પણ કરીએ છીએ તો એવી કોઈ વસ્તુનું સમર્પણ કરવા જતા જો સ્નેહ મર્યાદાનો ભંગ થાય કે દેવ મર્યાદાનો ભંગ થાય તો આપણે ત્યાં સાવધાન થવાનું કહ્યું છે હવે સાવધાન થઈ જાઓ એ સંબંધમાં આપણને વાર્તા સાહિત્યમાં ઘણા બધા દ્રષ્ટાંતો જોવા મળે છે કોઈ જગ્યાએ દેવ મર્યાદા ચૂકી ગઈ હોય કોઈ જગ્યાએ સ્નેહની મર્યાદા તૂટતી હોય હવે આ બધી વસ્તુઓ ત્યાં સુધી છે કે જ્યાં સુધી પ્રભુ કોઈ ભક્તના સન્મુખ પ્રકટ થઈને અનુભવ નથી જતા આવતા જો કોઈ વખતે આવેશ પ્રેમનો પ્રબલ થઈ જાય અથવા તો દેવ મર્યાદા પ્રબલ થઈ જાય અથવા પ્રભુ જ પ્રકટ થઈ જાય તો ફરી પાછું જે બાંધેલા નિયમો છે ને મર્યાદાના કે દેવ મર્યાદાના એમાં પણ ફરી પાછું કઈ આગુ પાછું થઈ શકે એવા પ્રસંગો પણ વાર્તા સાહિત્યમાં જોવા મળે છે એનાથી થોડા આગળ વધીએ આપણે એટલે શાસ્ત્ર મર્યાદા તે પછી એમાં પણ વૈષ્ણવ પરંપરા એટલે દેવ સંબંધી વૈષ્ણવ પરંપરા એમાં પણ આપણી ભક્તિની કેટલીક મર્યાદા છે તે તે પછી આગળ જઈને આપણે પુષ્ટિ માર્ગી સંપ્રદાયની પરંપરા ભક્તોની ભાવની મર્યાદા કે ભક્તોની પરંપરા એની પણ કંઈક વિશેષતા આપણે ત્યાં છે જે બીજા સંપ્રદાયોથી થોડી અલગ છે આજે આપણને એ વિષયમાં વિચાર કરવાનો છે એવા પ્રસંગો વાર્તા સાહિત્યમાંથી તમને યાદ આવે તો તમે જણાવો કે જે પ્રસંગોમાં પ્રભુને સમર્પણ કરવાની રીત કે પદાર્થ એ સંબંધમાં કોઈ શાસ્ત્ર મર્યાદાનો ઉલ્લેખ મળતો હોય કે કોઈ જગ્યાએ દેવ મર્યાદા કે ભક્ત મર્યાદાનો સંકેત મળતો હોય કે કોઈ ખાસ આપણી વૈષ્ણવ પરંપરા છે એનો આપણને સંકેત મળતો હોય તો એવા પ્રસંગો તમે કહો અને એ સમર્પણના પ્રકાર છે એને તમે જણાવો જેમને જે કંઈ પણ યાદ આવતું હોય હું તમને એક દાખલો આપું આ વિષય તમને થોડું કઠિન જતો હોય તો કે જ્યારે કે મહાપ્રભુજી દૈવી જીવોના ઉદ્ધારની ચિંતાથી એકાદશીનું જાગરણમાં બિરાજી રહ્યા હતા ત્યારે એ ચિંતાને દૂર કરવા ઠાકોરજી પ્રકટ થયા પ્રકટ થઈને બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો અને સિદ્ધાંત રહસ્યનો ઉપદેશ કર્યો એ વખતે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પવિત્ર ધરાવ્યા અને મિશ્રી અર્પાવી આપણને એ પ્રશ્ન થાય કે રાતોરાત તે જ ક્ષણે પવિત્ર ક્યાંથી આવ્યું તો એનું કારણ એ છે કે વૈષ્ણવ પરંપરામાં અથવા તો શાસ્ત્રમાં કોઈ પણ દેવ પૂજા કોઈ વ્યક્તિ કરતો હોય તો એ શ્રાવણ માસની એકાદશીમાં ને એટલે ભારતના દિવસે પોતાના આરાધ્ય દેવને પવિત્રા ધરાવવું જોઈએ આ શાસ્ત્રનો નિયમ છે તો બારસના દિવસે ઠાકુરજીને શાસ્ત્રના નિયમ અનુસાર પવિત્રા સમર્પણ કરવા જોઈએ એ નિયમને અનુલક્ષીને શ્રી મહાપ્રભુજીએ પવિત્ર સિદ્ધ કરી રાખ્યું હતું બીજે દિવસે ધરાવવાનું છે એમ પણ ઠાકોરજી કેમ કે રાત્રે પ્રકટ થયા તો બીજા દિવસની વાટ ન જોઈને શ્રી મહાપ્રભુજીએ તે જ વખતે પવિત્રા ધરાવે તો આ પવિત્રાનું જે સમર્પણ છે એ સમર્પણ વૈષ્ણવ શાસ્ત્રની મર્યાદાને લક્ષ્યમાં લઈને થયેલું સમર્પણ છે સમજમાં આવ્યું આ એક વાત આવું કોઈ બીજો પ્રસંગ પણ લઈ શકો તમે કોઈને આવે છે ધ્યાનમાં તો હવે ધ્યાનથી જુઓ આપણે પવિત્ર હા બોલ બોલ હિલક જી જી જી જી જી એટલે આમાં આપણાથી પદ્મનાભદાસજીનું લેવાય કે જયારે લાકડા કાપ એટલે એમને જે સમજાવે કે હવે તમે ભાગવતજીનું એટલે ના કરતા અને તમે ભિક્ષા માંગીને ચલાવી શકો છો તો એમને કંઠી ધારણ કરી છે એટલે એમને ભિક્ષા ને માંગીને એમને એટલે લાકડા કાપવાનો નિશ્ચય કર્યો એટલે એમાં એમનું જે સર્વસ્વ સમર્પણ હતું એ પણ એમને કર્યું અને જે શાસ્ત્ર નો જે નિયમ પ્રમાણે એમને કંઠી એટલે વૈષ્ણવ બન્યા પછી ભિક્ષા ન માંગવાની એ પણ એમને એવું સંભાળી લીધું અચ્છા અચ્છા હવે જો આમાં ધ્યાનથી સમજ તે સારું વિચાર તો કર્યો પણ ભાગવતની કથા કરીને આજીવિકા કરવી એ શાસ્ત્રમાં એનો નિષેધ નથી એની નિંદા જરૂર છે એનો નિષેધ નથી બ્રાહ્મણને બીજી કોઈ આજીવિકા ન મળતી હોય અને એની પરંપરામાં પુરાણની કથા વાંચી અને આજીવિકા ચલાવવી એવી એની પરંપરા રહી હોય કુલની તો એ પરંપરાથી એ કથા કરી શકે અને એ રીતે દક્ષિણા પણ લઈ શકે શાસ્ત્રમાં એનો નિષેધ નથી પણ આ નિષેધ પુષ્ટિ માર્ગમાં છે શ્રી મહાપ્રભુજી આ વિષય ઉપર વધારે આગ્રહશીલ છે કે ભલે શાસ્ત્ર એમ કે છે કે તમે કથા વાંચીને તમારી આજીવિકા ચલાવી શકો પણ અગર કોઈ વ્યક્તિ પુષ્ટિ માર્ગી છે બ્રાહ્મણ અને કથાકાર છે તો એણે મહાપ્રભુજી ના પ્રત્યે આદર રાખતા આ આજીવિકાને છોડી દેવી જોઈએ એ પુષ્ટિમાર્ગીમાં પણ રહે અને ભાગવતની કથાની આજીવિકા પણ કરે બે વસ્તુ શક્ય નથી એટલે પદ્મનાભદાસજી એ કથાની આજીવિકા છોડી એટલે શાસ્ત્રનો શાસ્ત્ર તરફથી છૂટ છે પણ સંપ્રદાયમાં નિષેધ છે એટલે એમણે કથાની આજીવિકાનું દ્રવ્ય સેવામાં નહીં વાપરવું કે પોતાના નિર્વાહમાં પણ નહીં વાપરવું એવો એમણે નિર્ણય કર્યો તો આ વાત બહુ સાચી છે કે આપણે કયા દ્રવ્યનું સમર્પણ ભગવત સેવામાં કરવું જોઈએ એવી આજીવિકાથી કમાયેલા દ્રવ્યનું કરી શકાય કે જે આજીવિકા સંપ્રદાયમાં પણ માન્ય હોય સંપ્રદાયમાં જે આજીવિકાનો નિષેધ કરવામાં આવ્યો હોય એ આજીવિકા આપણને કામની નહીં એ પદ્મનાભદાસજીના દૃષ્ટાંતથી સમજી શકાય છે અને ભિક્ષા માગવાનો જ્યાં સુધી પ્રશ્ન છે તો એ તો ક્યાંય નિષિદ્ધ નથી બ્રાહ્મણને જો ખાવાનું ન મળે તો એ ભિક્ષા માંગી શકે છે એ ભિક્ષા એ પોતે પોતાના પેટ માટે માંગે છે કે ગામને અત્યારે જેમ સ્વામી બાલકો વલ્લભકુલ છે જેમ ઠાકોરજીને આગળ ભિખારી બનાવીને ને લોકો પાસેથી પૈસા માંગે છે મનોરથ વગેરેના નામે અને પોતે એનો પોતાના વૈભવમાં ઉપયોગ કરે છે એવી જો ઘૃણિત વૃત્તિ હોય તો તો એ મહાપાપ કહેવાય પણ કોઈ વ્યક્તિ પોતાના માટે માંગે તો હવે એની મજબૂરી છે માંગી શકે છે એ વિષયમાં કોઈ નિષેધ નથી એટલે પદ્મનાભદાસજી તો ખેર એવી એમને મનોવૃત્તિ હતી કે ભાગવત કથા કરતા ત્યારે બહુ પૂજાતા લોકોમાં બહુ માનપાન હતું એમનું અને ઘર બેઠા એમને આજીવિકા ચાલતી હતી અને વૈષ્ણવ થયા પછી જો એમને ભીખ માંગવા જવું પડે તો લોકોમાં વૈષ્ણવ ધર્મની નિંદા થાય કે આ જો કેવા ધર્મને એમણે પકડ્યો કે પકડતાની સાથે ભિખારી થઈ ગયા એટલે સંપ્રદાયનું ગૌરવ એના કારણે ઝાંખું ન પડે એવા વિચારથી પદ્મનાભદાસજીએ ભિક્ષાવૃત્તિ છોડી હા હવે બીજી કોઈ વસ્તુ પ્રણામ હવે જો આ જ પ્રસંગને તમે લો આગળ કે પદ્મનાભદાસજી ને જયારે આર્થિક રીતે બહુ સમસ્યા થઈ અને એમણે અવ્યાવૃત જીવન જીવવાનું નક્કી કર્યું એટલે બીજી કોઈ આજીવિકા માટે અલગથી પ્રયત્ન ન કરવો તે વિના જે રીતે પણ નિર્વાહ થાય તેમ કરવો એટલે બહુ સાદગીપૂર્ણ જીવન એમને જીવવાનો રહ્યું તો એમને ત્યાં જે ઉપલબ્ધ હતું એ ઉપલબ્ધ પ્રભુને ભોગ ધરતા એમાં છોલા ચણા જે છે ભીજવેલા એ એમને સહજતાથી ઉપલબ્ધ હતા અને એ જ ઠાકોરજીને ઘણો સમય સુધી એમણે ભોગ ધર્યા હવે શાસ્ત્રમાં તો એવો કોઈ નિયમ નથી કે સ્ફૂર્તિ સંપ્રદાયનો પણ એવો કોઈ નિયમ નથી કે ઠાકોરજીને આ રીતે છોલા ભોગ ધરવા એટલે ધરી પણ શકો પણ ધરવા જેવો કોઈ નિયમ નથી પણ પદ્મનાભદાસજીના ઠાકોરજી પદ્મનાભદાસજીથી જે રીતે સેવા કરતા એનાથી એવી રીતે ટેવાઈ ગયા કે તે પછી પદ્મનાભદાસજીની યાદ રાખીને એ ઠાકોરજી જ્યાં પણ બિરાજ્યા એ આજે પણ જ્યાં પણ બિરાજે છે એ પ્રતિદિન છોલા આરોગે છે હવે જે છોલા આરોગે છે એ કોઈ એના પાછળ કોઈ ગરીબી કારણ નથી જે પદ્મનાભદાસજીની ગરીબી હતી એવું કોઈ કારણ નથી પરંતુ ઠાકોરજીને એ પદ્મનાભદાસજીની સ્મૃતિમાં એ યાદમાં ઠાકોરજીને અરોગાવવામાં આવે છે તો એ પરંપરા ત્યાં થઈ ગઈ બીજું ગમે તેટલું ભોગ આવે પણ ત્યાં સુધી છોલા ભોગ ના આવે ત્યાં સુધી બધું અધૂરું તો પદ્મનાભદાસજીને યાદ કરીને ઠાકોરજી આજે પણ છોલા પ્રતિદિન આરોગે છે તો આ જે પરંપરા છે ન તો શાસ્ત્રની છે ન આખા સંપ્રદાયમાં એ લાગુ પડેલી છે પરંતુ એક ભક્તની પરંપરા એ ઠાકુરજી જ્યાં પધાર્યા છે ત્યાં એ આરોગે છે સમજે હા હવે બોલ આગળ નંદિની કઈ કહેતી હતી હેલો જીજે હા નંદિની કઈ લેવા દે જી જીજે જીજે વૈષ્ણવ નું નામ તો નથી ખબર પણ એ છે ને મંદિરમાં બુહારી કરતા હતા તો એમાં એમની બુહારી તૂટી ગઈ તો એમને જનોઈ જનોઈ જે ધારણ કરી હતી તો એને બાંધીને બુહારી કરી એટલે શાસ્ત્રમાં તો જનોઈ કાઢવા જનોઈ કાઢવું એ તો અપમાન કહેવાય ને એટલે એમને શાસ્ત્રનો ભંગ કર્યો ને હા એ જુદો વિષય છે શાસ્ત્ર મર્યાદાને તોડીને પણ ભક્તિના આવેશમાં શાસ્ત્ર મર્યાદાને તોડી દેવી કે તૂટી જવી એ એક જુદો મુદ્દો છે અહીંયા તો સમર્પણના સંબંધમાં આપણે વિચાર કરી રહ્યા છીએ હા બોલ શરણ હા જે જે આપણે કૃષ્ણદાસ અધિકારી નો પણ જે પ્રસંગ છે એ લઈ શકીએ એમને દીક્ષા લઈ લીધી શ્રી મહાપ્રભુજી થી પછી એક મંદિર ચલાવતા હતા એટલે મંદિરના મંદિર ચલાવતા હતા અધિકારી હતા મંદિરના હા તો જે જે શાસ્ત્ર ભંગ તો થયો ને એટલે એક એ બે માંથી એક કરી શકે કાં તો પોતાના ઠાકોરજી ના દર્શન બધાને કરાવી શકે કાં તો એટલે જે મંદિર ના જે છે ઠાકોરજી એમના એમની સેવા કરશે એટલે આ કયા વિષય ઉપર તું કહી રહ્યો છે સમજાયું ને જે જે શાસ્ત્ર ભંગ એટલે આપણે પેલા દીક્ષા તો લઈ લીધી પછી આપણે મંદિર તો ના ચલાવે ને નહીં અત્યારે આપણો વિચાર એ વિષય ઉપર છે કે કઈ વસ્તુનું સમર્પણ પ્રભુને થઈ શકે કોનું નથી એ મુદ્દો છે અત્યારે જે જે રણવટ પ્રણામ જે જે માધવદાસ અને વેણીદાસની વાર્તાજીમાં આવે છે કે એ માળાજી લેવા પરદેશ ગયા એટલે આપણે એ વાર્તામાંથી અને એ ઠાકોરજીથી વિખૂટા પડી ગયા એટલા સમય સુધી એટલે આપણે એમના એમના પ્રસંગમાંથી એ શીખવું જોઈએ કે આપણે જેટલું આપણે જેટલી તાકાત હોય એટલું જ ઠાકોરજીને સમર્પણ કરવું જોઈએ એમાં જો બંને વાત છે એક મહાપ્રભુજી ની એક આજ્ઞા છે કે પ્રભુને ઉત્તમ વસ્તુનું સમર્પણ કરવું એટલે સમાજમાં જેને ઉત્તમ માનવામાં આવતી હોય અથવા પ્રભુને પ્રભુ જેને ઉત્તમ ગણતા હોય અને ત્રીજું એ કે તમને પણ જે વસ્તુ ઉત્તમ લાગતી હોય હવે મોતીની માલા છે એ બહુ ઉત્તમ વસ્તુ હતી ગામમાં પણ બહુ ચર્ચાનો વિષય બની ગઈ પણ મોંઘી હતી હવે બે જણા હતા એ સાથે મળીને એને સેવા કરતા હતા અને બંનેનું દ્રવ્ય પણ એમણે ભેગું રાખ્યું હતું એ વિષય ઉપર વિવાદ થયો એકે કહ્યું કે આ કોઈ પણ રીતે ઉત્તમ માલા છે તો પ્રભુને અંગીકાર થવી જોઈએ ખરીદવી જોઈએ અને બીજાએ કહ્યું કે બધું આ માલામાં જ આપણું ધન ખર્ચાઈ જશે તો પછીથી આપણે સેવા તેનાથી કરીશું તો ઉત્તમ છે પણ ઉત્તમ વસ્તુના સમર્પણનો આગ્રહ રાખવા જતા જો બધો જ આપણો ખજાનો ખાલી થઈ જતો હોય તો એવી એક વસ્તુના ઉત્તમ વસ્તુના પાછળ પડી જવું એ ક્યાંનું ડાપણ છે એવું એક ભાઈનો મત હતો અને બીજા જે વૈષ્ણવ હતા એમનો મત એ હતો કે ઉત્તમ જણાય છે અને પ્રભુના વિચારથી ઉત્તમ જણાય છે તો પછી કોઈ પણ રીતે પ્રભુને અંગીકાર કરાવવી જોઈએ તો આ જે બંને છે બંનેના આગ્રહોની દ્રષ્ટિથી આપણે અહીંયા સમજવાનું છે કે કઈ કયો આગ્રહ સારો ગણાય અથવા કયો આગ્રહને આપણે અનુસરી શકીએ કયો આગ્રહ આપણે નહીં રાખવો જોઈએ એટલે ઉત્તમ વસ્તુનું સમર્પણ હોય પણ ગજા બહારનું હોય તો એનો દુરાગ્રહ ન રાખી શકાય એવો પણ એક દૃષ્ટિકોણ છે અને એક દૃષ્ટિકોણ એ છે કે ભાઈ નહીં નથી તો આપણે એના માટે પુરુષાર્થ કરવો જોઈએ તો જેનાથી જે શક્ય બને તે આમાં આપણે કંઈ વિશેષ કહી શકીએ એમ નથી આપણે તેવો તેવો જ વિષય અગર આપણા જીવનમાં પણ આવે તો આપણે શું કરવું જોઈએ એ તો તે વખતે આપણા ભાવની સ્થિતિ કેવી છે એના ઉપર નિર્ભર કરશે અત્યારે આપણે કોઈ નિયમ ન લગાવી શકીએ અત્યારે આપણે કઈ પણ વસ્તુ નક્કી કરીને રાખીએ ને તો એ નક્કી કરેલું પણ તે વખતે કામ ના આવે તે વખતે આપણી મનોઅવસ્થા કેવી છે કે આપણી ભાવની સ્થિતિ કેવી છે એના ઉપર નિર્ભર કરે છે મહાપ્રભુજી ના તો ઉપદેશ બંને વિષયમાં છે તમે એને કઈ જગ્યાએ વધારે ખેંચો એના ઉપર આધાર રાખે છે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે ને કે યદ્યદ ઇષ્ટતમ લોકે યચ્ચાતિ પ્રિયમ આત્મન યેન સ્યાત નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયેત ધ્રુવમ ધ્રુવમ એમ કહે છે તો ઉત્તમ વસ્તુનું સમર્પણ પ્રભુને કરવું જ અથવા ઉત્તમનું જ કરવું તો હવે ઉત્તમતા તો જણાઈ ગઈ અને પ્રભુના વિચારથી ઉત્તમતા જણાઈ છે તો એક ભાઈ જે આગ્રહ કરી રહ્યા છે આગ્રહ ઠીક છે એ જ શ્રી મહાપ્રભુજી બીજી તરફ એમ કહી રહ્યા છે કે હઠસ્થ્યાજ્યશ્ચ સર્વતા અનાગ્રહશ્ચ સર્વત્ર હઠ નહીં રાખવી જોઈએ તો હવે જો આ વાતને સાથે રાખીએ જો આપણે મહાપ્રભુજીની તો આપણને એમ લાગે છે કે ઉત્તમનો પણ હાથ નહીં રાખવી અને ધ્રુવમ ઉપર ભાર આપીએ તો આપણને એમ લાગે કે નહીં એ હટ તો સારી હટ કહેવાય જો પ્રભુના માટે હોય તે વખતે આપણી અક્કલ કેમ ચાલે છે એના ઉપર વાત રહે છે હા ઓર કોઈને કેવું છે કંઈ હા જય હા જય આપણે મને પેલા વૈષ્ણવ નું નામ તો નથી યાદ પણ એમનું પ્રસંગમાં એવું આવે છે કે એમને રાત એટલે બપોરના કંઈ ભોગ ના ધર્યા પછી સવારના એમને ખબર પડે તો એ ભાગે ને પછી જલેબી વાળા પાસે જાય પછી એમને પૂછે તમે કોઈને આપી કે નહીં પછી એમને કીધું ના પછી એમને બીજી બનાવડાવીને પછી ઠાકોરજીને ધરાઈ હતી એ ગદાધરદાસજીના પ્રસંગમાં હતો એ પણ પદ્મનાભદાસજીની જેમ અવ્યાવૃત હતા એમના યજમાનો એમને કઈ પણ દક્ષિણા આપી જતા ભેટ આપી જતા તો એ પોતે એનો સેવામાં ઉપયોગ કરતા બીજી કોઈ આજીવિકા હતી નહીં તો એક વખત કઈ એમની પાસે દ્રવ્ય ન હતું તો ઠાકોરજીને ભોગ ધરવા માટે પણ કઈ ન રહ્યું તો ઠાકોરજીને કેવલ જારીજી જ ભોગ ધરી અને પોઢાવ્યા અચાનક રાતના બહુ લેટ નાઇટ કોઈ યજમાન એમનો આવ્યો જે એમને કંઈક ભેટ દક્ષિણા આપી ગયો તો ઠાકોરજી એમના ભૂખ્યા પોડ્યા છે એવા વિચારથી એમને બહુ દુઃખ થયું ને તો તરત ગયા બજારમાં અને હલવાઈ જે જલેબી સીધી કરી રહ્યો હતો એની પાસેથી ખરીદી અને સીધી ભોગ ધરી તો હવે આ જે સમર્પણ છે એ જલેબીમાં તો કંઈ વાંધો નથી ભોગ આવી જ શકે પણ આચાર મર્યાદાનો અહીંયા મુદ્દો છે કે બજારમાંથી ખરીદેલી શુદ્ધ વસ્તુ કે જે વસ્તુ છે તૈયાર વસ્તુ એને આપણે ઠાકોરજીને આવી રીતે ભોગ ધરી શકીએ કે નહીં તો ઉત્તમ વાત એ છે કે આપણે સ્વયં પવિત્રતાથી સિદ્ધ કરેલી વસ્તુ છે એનું જ પ્રભુને સમર્પણ કરવું જોઈએ આ સંપ્રદાયની આચાર મર્યાદા છે પણ આ પરિસ્થિતિ એવી છે કે જ્યારે આપત ધર્મ જેને કહેવાય ઠાકોરજીના પરિશ્રમનો વિચાર કરીને એમણે તે વખતે આચારને એટલું મહત્વ ના આપ્યું પણ પોતાનો જે ભાવ છે પ્રભુ પ્રત્યેનો એને એમણે વધારે મહત્વ આપ્યું આ જ વાત ઉપર બીજી એક પ્રસંગ આપણે ચોરા વૈષ્ણવની વાર્તાજીમાં આપણે જોઈએ છે કે એક હતા કે તેમણે તેમને પિંડરું હતું તો પણ તેમણે પિંડરું માંથી ઠાકોરજીને જગાડ્યા તો તેમને આચાર્યને જોયો અને શ્રી નો પ્રત્યે ભાવ જોયો તેમનો ભાવ હતો એટલે શ્રી ઠાકોરજી પણ તેને કહ્યું કે તું દુઃખી ન થા તું મારી માં પણ સેવા કરી શકીશ એ સમર્પણ નો મુદ્દો નથી એ સેવા અશુદ્ધ અવસ્થામાં કરી શકાય કે નહીં એ મુદ્દો છે પણ જો તમને કેવું જ હોય તો વાઘાજી રાજપૂતના દ્રષ્ટાંતના તમે આપી શકો છો કે પોતે ખૂબ આચાર મર્યાદાથી સેવા કરતા અને જ્યારે એમને આર્થિક તંગી આવી ગઈ તો એ સેનામાં સિપાહી તરીકે જોડાયા ઠાકોરજીને એમને ભોગ ધર્યા પણ તે દિવસે ઘી એમને ઓછું પડ્યું તો પૂરણપોળીની સાથે ઘી અલગથી ન ભોગ ધરી શક્યા પછી ઠાકોરજી એ ભોગ ધરીને નોકરીએ ગયા ત્યારે ઠાકોરજી એમને કહ્યું કે મને ગળામાં બહુ સૂકું સૂકું લાગે છે તો એ વિચારથી તરત જ બજારમાં ગયા અને ઘી ખરીદીને સીધા જ મંદિરમાં ઘૂસી ગયા એમણે ન તો સ્નાન કર્યું કપડાં બદલ્યા નહીં હથિયાર ઉતાર્યા નહીં જોડા ચપ્પલ પણ ઉતાર્યા નહીં અને સીધા અંદર ઘૂસી ગયા તો આ એ પ્રસંગ છે કે જેમાં એમણે ભક્તિભાવના આવેશમાં આ બધું થયેલું છે તો એમના માટે જે થયેલું છે એ એમની ઉત્તમ અવસ્થા છે એટલે આપણે એમાં કોઈ દોષ ન જોઈ શકીએ પણ એવું આપણે અનુકરણ એવું ન કરી શકાય એનાથી આપણને એ બોધપાઠ લેવાનો છે બીજા તાતી નો પ્રસંગ ઘણો બધા આવે છે આપણે વાર્તામાં ત્રણ ચાર પાંચ વાર્તાઓમાં આવે છે કે ઠાકોરજીને બહુ ગરમ ગરમ ખીર સમર્પિત કરી દેવાથી ઠાકોરજીને બહુ પરિશ્રમ થાય છે કે મહાપ્રભુજીએ વારંવાર એનું ધ્યાન દોર્યું છે હવે આ જે પ્રસંગ છે એ ખાલી ખીર પૂરતો સીમિત નથી આનાથી એ સમજવાનું છે કે કોઈ પણ ઠાકોરજીને ભોગ ધરવામાં આવતી વસ્તુ એ અતિ ઠંડી કે અતિ ગરમ ન હોવી જોઈએ એ અનુકૂળ હોવી જોઈએ તો સમર્પણ કોઈ વસ્તુનું કરીએ પણ કઈ રીતે કરવું એનું આપણને આનાથી જ્ઞાન મળે છે આવી સમજમાં એવો પ્રસંગ એક બીજોમાં પણ છે કે ભોગ ધરતા એમને ઘી ખૂટી પડ્યું એટલે ઘી ચોપડેલી રોટલી એમણે ઉપર પધરાવી અને વગર ચોપડેલી રોટલી નીચે ધરી પણ જયારે ભોગ સરાવ્યા ત્યારે એ રોટલી ઊંધી હતી ઉપર સૂકી રોટલી હતી નીચે ઘી લગાડેલી તો એમણે પૂછ્યું કે ભાઈ આપ કેમ આવું કર્યું ઠાકોરજીને ઠાકોરજીએ કહ્યું કે તે તો મને ભોગ ધર્યા એટલે મેં તો અરોગ્યા એમણે કહ્યું કે મેં સૂકી એટલે નીચે ધરી હતી કે એ આપ અરોગો નહીં ખાલી સન્મુખ કરવા માટે ધરી હતી પણ ઠાકોરજી તો એ પણ આરોગ્યા તો આપણી અગર આવી ગરીબીની સ્થિતિ હોય કોઈ વસ્તુમાં કંઈક કચાશ રહી જાય તો પણ આપણો માનીને એને પ્રભુ એને સ્વીકારે છે કેમ કે આપણે એટલી રોટલી સિદ્ધ કરી છે એટલે સેવકને તો એ એટલી માત્રામાં એ પ્રસાદ એને લેવો છે એટલે જ સિદ્ધ કરી છે ને તો ઠાકોરજી એમ વિચારીને એને એ અંગીકાર કરે છે કે ભલે મારા લાયક એને નથી માની પણ એનો ઉપયોગ એને કરવો છે તો એના ભાવથી હું એને સ્વીકારીશ તો આપણા પ્રત્યે હૃદયતા રાખીને પ્રભુ એ પણ અંગીકાર કરે છે આનાથી અમુક વાતો આપણને સમજવાની છે કે ઘણી વખતે આપણા પરિવારમાં કે આપણા શરીરમાં કોઈ બીમારી આવી જાય બીમારી આવી જવાને કારણે આપણને ડૉક્ટર એમ કહે કે તમારે આવી આવી વસ્તુ ન લેવી એટલે નમકવાળી કે ખાંડવાળી કે ઘી તેલવાળી તો આપણા મનમાં એમ થાય કે ભાઈ ઠાકોરજીને ભોગ ધરવું કે ન ધરવું કેમ કે ભોગ ધરવું એ ઉત્તમ તો નથી તો કેટલીક વખતે એવું થતું હોય કે બીમારની રસોઈ છે એ જ અલગ બનતી હોય ઠાકોરજી લાયક જે છે અલગ થતું કેટલીક વખતે એવું હોય કે બીમારી લાયક એવું સીધું સાદું વગર ઘી તેલ વાળું વઘાર કર્યા વગરનું કે ખાંડ નમક વગરનું થોડું અલગ કાઢી લેવામાં આવે બાકીનું જે ઠાકોરજી લાયક હોય એ અલગ કરવામાં આવે એમાંથી અને બંનેને અલગ અલગ ભોગ ધરવામાં આવે જેમાં સૂકેલી સૂકી રોટલી અને ઘી વાળી રોટલી એમણે એક સાથે ધરી તે રીતે એટલે પ્રભુને રૂચે તો અરોગે ન રૂચે તો ન અરોગે એવી રીતે તો આ વિષયમાં આપણી કેટલીક મજબૂરી છે આપણને જે દેહ મર્યાદા છે તેને કારણે કેટલીક એવી પરિસ્થિતિ આવે કે જેમાં આપણને ફરજિયાત એવું કરવું પડે અને લાંબો સમય ચાલે એવું થાય તો આપણે પ્રભુને બીમાર ન બનાવી દેવા જોઈએ કે આપણે બીમાર તો પ્રભુ પણ બીમાર તો બધું એવું જ પણ પ્રભુના લાયક કંઈ આપણે સિદ્ધ કરીને પછી આપણી અનુકૂળતા પ્રમાણે નું પણ સિદ્ધ કરીને પ્રભુના સન્મુખ કરી શકાય ન કરો અને એને સીધું બહાર પધરાવી લેવામાં આવે તો પણ વાંધો નથી કેમ કે એ પ્રભુને ભોગ ધર્યા પછી બચેલું છે એટલે એને અવશિષ્ટ કહેવાય છે અવશિષ્ટ વસ્તુ છે એને પણ સમર્પણવત કહેવાય અથવા તો એ પદાર્થ પ્રભુના લાયક નથી પણ આપણને એ લેવું પડે છે તો પ્રભુની આજ્ઞા લઈને ને એ અલગ વસ્તુ કાઢીને બહાર લઈ લેવામાં આવે તો પણ કઈ વાંધો ઓર કોઈને કહેવું છે કંઈ હજી આના સાથે ઘણા બધા મુદ્દાઓ જોડાયેલા છે એની ચર્ચા હજી લાંબી ચાલે એમ છે હેલો જેજે જેજે જેજે ઓકે જેજે મને પ્રશ્ન છે કે એટલે અગર કોઈ આપણે ત્યાં આવ્યું હોય આપણા રિલેટિવ કે ફ્રેન્ડ અને દૂર રાખી લે ફોન બહુ દૂર રાખતા તારા જી જી જી બીજું એટલે આપણે ત્યાં કોઈ વૈષ્ણવ એટલે અવૈષ્ણવ કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ આવ્યું હોય અને એ આપણને ગિફ્ટ આપે અને એ ઠાકોરજીના લાયક એ ગિફ્ટ હોય તો આપણે ત્યાં ઠાકોરજીમાં વપરાય હા વાપરી શકાય આનંદથી વાપરી શકાય સારું આજે ઉપક્રમ અહીંયા રાખીએ